ભગવાન આવું મન હોય અમારે મને એવું હોય અમારે જો કોઈ હોય તો થોડું તારે મિનિટ કટી જાય શકે નહીં બરાબર પણ બુદ્ધિવાળું કરતા નાખી બુદ્ધિનો વ્યવહાર કારણ કે હું તો સમજે નહીં વિકલ્પ એટલે ના હોય લડુ એમને આઠ કલાક આપ્યા છે પણ તે આઠ વાગ્યા સીધે વાંચના ન દીધી આઠ વાગ્યા પહેલાં નહીં એ તો છ વાગ્યા એના મને સુઈ રહ્યા છ વાગ્યા આજ્ઞા કરી આઠ વાગ્યા તમારે અમે સુતા હોય તો તમારે જોવું નહીં ઘણા માણસોને શું કરે હવે એમને સ્વીકાર બુદ્ધિ નો વેપાર કરી દે ના અમુક ના એટલે કોઈ પણ જગ્યાએ જરાવવા માટે સ્થિર થઈ જાય તો સહજતા તરફ છૂટી જાય બુદ્ધિ હોય નો વેપાર ચાલુ છે બુદ્ધિમાં એટલે તમને હોય બુદ્ધિ નિશ્ચિત બુદ્ધિ છે સંસારોનું માલિક થાય બુદ્ધિ તો કસાય કસાય માલિક પણ છોડી દેવાય એટલે આ વિપરીત બુદ્ધિ કહું ડ્રાઈવરના મનમાં એમ થાય કાકા બધા વ્યવસ્થિત ઊંડો ઉતરીશ નહીં કે જ્ઞાની શું છે આ બધા લડવાની શું વાત મારી હાજરી છે માટે પછી બે એરપોર્ટ છે તમારી હાજરીમાં અહીંયા આગળ ખૂબ લડે ખૂબ લડે નીકળી કેમ નીકળી કેમ તને માર હે બધો મજા શું કરે પ્રતિક્રમણ કરે દુનિયામાં એવું પ્રતિક્રમણ ડ્રાઈવર તો અને એકતા જુદી કેટલા દાડા વળવાનું નીકળે નતું કે બહુ દાડા વળ્યા હતા બહુ દાડા પાંચ વર્ષ સાત વર્ષ ચાલી આવે પણ વળવું હોય કઈ વળાતું નીકળી ગયો બધું મારું મને મારી આજે એવું બોલો પછી દૂધ ફાટે ને હવામાં દૂધ એ દૂધ ક્યાં થાય એવી આઝાદી જીવનમાં આ બે ને આડકડી જરા બીજ બીજ ભરી જાય દાદા દાદા એક વાર મને કહેતા કે મારો માંદો અહંકાર છે માંદો માંદો માંદલો હા બીમાર અહંકાર બીમાર હા બીમાર અહંકાર બીમાર એ વાંધો નહીં બીમાર અહંકાર દાદા જેમ સાધુ ચોવીસે કલાક હું હું માં જીવે ને હું આચાર્ય છું આચાર્ય છું એટલે ગીરીશ હું સિવાય બીજું કઈ છે જ નહીં ચોવીસે કલાકમાં એ પણ આ તમારા પુસ્તકો અને આ તમારું નામ પાછું બહુ સારું સારું આત્મા માટે આવ્યા છો એટલે પછી માફી માગી લેવાય ગુરુને કહે બાપ સાડા પડો બાપ પાછા શું કહેવાનું જખમત સાગા કરો છો કે મારા આત્મા માટે ગઈ મતવાદી છે છે જ્ઞાની એકલા જ મતની બહાર કેવું જ્ઞાની એકલા જ મતની બહાર આ બધી સાંપ્રદાયિક દીક્ષાઓ છે શું છે સાધુ આચાર્ય તમારી સાંપ્રદાયિક દીક્ષાઓ છે વેદાંતિ અને સાંપ્રદાયિક તમારી સાંપ્રદાયિક દીક્ષાઓ વિતરાગી દીક્ષા ક્યાં પોતે આત્મા માટે જૂઠું બોલવું એને સત્ય કહ્યું છે શું કહ્યું છે આત્મા માટે જૂઠું બોલ્યું અને દેહ માટે સત્ય બોલવું એને ભગવાને જૂઠું કહ્યું છે તારા દેહ માટે સત્ય બોલવું આ વ્યવહાર સત્યને ભગવાને જૂઠું થયું હા તો હું હું પાનાકાથી ભાઈ કે હું કહી દઉં જૂઠું છે બા સારી રોંગ બિલીફ છે શું કહી દઉં રોંગ બિલીફ છતાં મેં કહ્યું ભાઈ આ ભરેલો માલ રોંગ બિલીફ નથી માટે ખાલી એ રસ્તે કરજે કહ્યું પાછી હું છૂટી ના જઈશ મેં છૂટી જાય સારી ફીલ કરે દુકાની વગર ગોંધ્યા ગોંધી ગોંધી ભેગો કરેલો દુકાનનું બોર્ડ કાઢી રાખવું પડે કાઢી નાખે ચાલે નજર બોર્ડ જોઈએ ને હા બાસમતી ચોખા દુકાન હોય તે જે જે બોર્ડ ત્યાં એ કર્યું માલ ભર્યો એ બોર્ડ થી ખાલી કરવું માટે બોર્ડ લેવા જોઈએ ખોરાક રહીને જ ખ્યાલ નિકાલ કર્યો થોડો બધો વ્યવહાર છે શું કહ્યું વ્યવહાર નહીં છે નહીં નાટકના સ્થાનક વાત છે એમ નીચે નાટકની બાઈ નીચેથી શુદ્ધાત્મા નાટકની સાથે મહાસતીજી અને નીચેથી શુદ્ધાત્મા જો વ્યવહાર છે આપણો લોકને જે દેખાય છે બધો વ્યવહાર છે કે જૈનો દ્વૈત છે કે શું કે છે જૈનો દ્વૈત છે દ્વૈત દ્વૈત છે. એમ નથી કહેતા એ. હે? એમ નથી કહેતા કે છે એમ નથી કહેતા કે વેદાંતિઓ નથી કહેતા કે. કાંઈ બીજું છે. શું કે છે શું કહે છે આપણે જૈનો તો દ્વૈત જ વિશે માનીએ આપણે. નહીં વેદાંતિઓ એમ કહે છે આ વેદાંતિ એમ કે વેદાંતિઓ એમ કહે છે. વેદાંતિઓ જૈનોને દ્વૈત- દ્વૈતવાદ કે છે. ત્યાંથી કે આત્મા અને કર્મ બે છે આત્મા ને કર્મ એટલે પેલા કે ભીના આત્મા કરતા મારો અને આ લોકોનું ધૈર્ય છે મારે એમને સંપોડવું પડે છે શુદ્ધા દ્વૈત કે હતા શું કે છે વિશિષ્ટા દ્વૈત પછી દુકાનો જાત જાત દુકાનો માની ઘરાકી એ ચાલુ હતી ગમે ત્યારે દુકાન કરો તો ઘરાકી ચાલુ ઓગણસાથી કંદક માલ કાઢી રાખેલો હોય તે અહીં બે હજાર ઘરાકી ચાલુ હોય ચાલુ ચાલુ નાકાઉ માલ નાકાઉ રવિશ પકાડી નાખેલો હોય ઘરાકી ચાલુ જ હોય તમારે એ લોકો કહે છે કે નો ટ્રેડ છે નથી બોલો અહીંયા આવતા તમે તમે કયા ખાડામાં પડ્યા છે તો ખાડો નતું તો અદ્વૈત અદ્વૈત નતું અદ્વૈત બધું ખાડો કરાય વૈષય ખાડો માર્ગ ખાડા પડેલો છે ગણી આપણો શું જૈન માર્ગ ખાડા પડેલો છે જૈનમાં ખાડા પડે છે આ દ્વૈતના ખાડા પડ્યા છે અદ્વૈત વાળાના વિકલ્પો આવે દ્વૈતના વિકલ્પો આવે કેવા એ દ્વૈત એ દ્વૈત એ આ દ્વૈત વાળાને આ દ્વૈતના અને અદ્વૈતના વિચાર એકમાં આવે અદ્વૈત પ્રાપ્ત કરવા જોઈએ એટલે આ વિકલ્પની બહાર ગયેલા એ વિકલ્પની વિકલ્પની બહાર જાય ત્યારે કહેવાય બહાર જાય દેવને ખાડા મોટા ભયંકર ખાડામાં દેવ પડ્યા છો આત્મા જેવો છે આત્મા ભયતા ભય છે શું છે દ્વૈત કે છે તો એ ખારામ પડ્યો અદ્વૈત કે છે તો આ ખારામ પડ્યો જો આત્મા દ્વૈતા જ્ઞાની પુરુષો કે અત્યારે અદ્વૈત કયો કહેવાય હું મારા સ્વક્ષેત્રમાં રહું અને સ્વપરિણતિ રહું એ અદ્વૈત વાત અને પરપરિણતિ એટલે જ્યારે વાત કરું ને ત્યારે જૈન વાતમાં આવ્યા કેવું માત્ર એ તો મેં છે આ વાળીનો માલિક હું નથી હું હું મારે મુલિકમાં છે જગતમાં છે જગતમાં તમે બોલો છો સાહેબ વ્યવહાર શું કે છે વ્યવહારથી છું અને તો મોક્ષે ગયા પછી એને વિશેષણ નહીં થતું જો રહેતો હોય તો તમે તમારો તમારો એક મોટી ખઈ છે અનેક મહાત્માઓ પડ્યા છે એકાંતિક માન્યો એકાંતિક દ્વૈતક છે હા અમને એકાંતિક માન્યો દ્વૈતક છે કર્મ તો છે જ ને કે કર્મ કરતા હું છું ઠીક છે કર્મ કરતા હું કર્મ કરતા નથી એ ભ્રાંતિ આ અદ્વૈત માને છે આત્મા અદ્વૈત છે મારે પૂછવું પણ છે અદ્વૈત વાળા તો પછી બધું કન્ફ્યુઝન છે શું છે એના પગમાં જઈને પડો તમે હાથ જેને મોક્ષ થયેલો છે જેના મોક્ષ પણ દાન અપાયા છે સાચો નમસ્તે કરી પરમ વિનય મોક્ષ <coughs> એટલે આ ખરાબ ખરાબ પડે એવું કોઈ અદ્ભુત ને કહે ને બધા વિશિષ્ટા થઈને દુકાનમાં જઈને સાહેબ ને નમસ્કાર કરે મેં સાહેબ આરામ પડેલો છે ચક્કરો છો નમસ્કાર છે ને સાહેબની આરામ પડેલો કેટલાય આરામ એમાં કેટલાક એ અદ્ભુત ને માનતા હવે એ દ્વૈત ને અદ્વૈત સમજતા જ નહીં સમજતા શબ્દો પકડી વળે શબ્દો પકડાય છે બાકી ખબર નથી ના એને તરત વાળે એની સાચી છે એની હજર સાચી કે આપણે ભગવાનની ભક્તિ કરવી પડે થઈ ગયા છે અદ્વૈત રાગ એમ જ થઈ ગયા કુદરત છે તમારે દર્શન કરો કરવા જાય ભગવાને કયું કરતા કહ્યું કે લોક સમજ્યા શું પડવાની દવા આપી છે સી ગયા પછી ગુમા ગુમ કરે ભગવાને દવા કહીએ ભગવાન કરી પણ પેટમાં દુખવું પેટમાં આવે બ્લડ પ્રેશર ભગવાને કહ્યું કે આહાર લઉં આહાર લઉં જે આહાર તને હિતા એટલી હિતા હિત જોઈએ આહાર રોટલો હોય જેટલો હોય હવે અહીં આવી ગયો થવામાં પોતાનો જેટલો આવ્યો તારે સીધ કરાવી લીધો દારૂ કરવા કહેવાય નહીં બહાર નખાય નહીં નાખું પીડ્યો બધે તે એક ભાઈએ છે તે કડવી દૂધીમાં શાક હરાયું મારા ગુરુ થઈ એના મનમાં વિચાર કરવા જો બહાર નાખી તો બધી જંતુઓ મળી એની પર બહેન છે ખાય તો મળી ગયું એના કરતા મને મળી ગયા ભગવાનને ભગવાન મારો ક્યારે મનમાં કન્ફ્યુઝન લાગે મારી ભગવાનને ભગવાન તો આ મુસલમાનો ભેગા થયેલા હોય વાજિયાને પૂછે ને ये वजिया साहब हमारे क्या करने का अभी ये वो दूसरी ऐसी है तो भगवान ने ऐसा लिखा है तो अब क्या करने का अरे इसको एक जमीन में खड्डा खोद के अंदर डाल दो तो ये वजिया साहब कही દીધું પણ મારી બી એની મારફત વાત કરો તો જોયું? ભગવાને આ નારાયણ હતા, ભગવાને બધામાં અપવાદ બતાવ્યો છે શું કહ્યું જે માણસ અપવાદ ના બતાવે એ ભગવાન જ માને અને કાલે કોઈ ભાઈએ છે કે નહીં માસલે કઈ નાખેલો તે છે નહીં આપણો વરાવે તારે મારે શું કરવું માસલાને શું કરે સંદેશ આપે છે શું કરે કઈ બિલકુલ વિરોધી થાય જો ઘણા કહેવા દેતો મેર ભગવાન તો બહુ ડાયા હતા નોના હતા ત્રણ વર્ષ હતા થઈ ડાયા હતા માતાના ગર્ભમાં હતા ત્યાંથી હતા તમારા જેવા કરો ભગવાન અપવાદમાં દરેક બાબતમાં અપવાદ રાખ્યા છે ઉપર પર થઈ તો ધ્યાન જીવા પર ધીયા કરી તો બેસશે અને આવડો ખાડો કરી આજે એને આ બધા સાધુ આચાર્ય વખાણ છે જીવન કેટલો બધો સંયમી થયો કે ખાઈ મરી ગયો એને મરવાનો મેં સત્તર અજ્ઞાનતા નીકળી ગયો હું જ નહીં પડવાથી કન્ફ્યુઝન થઈ ગયો ભગવાન આવવાના ભગવાન દયા ભગવાન કોઈ જીવને ના તો માટલા આપતો શું કરો ખાઈ જા ત્યાં કાઢવું એવું બધા ફેંકી દેવા પડે ને ફેંકી દેવા પડે ને ખેંચી દેવા પડે ને ફેંકાય નહીં મળી છે ફેંકવાનું ખાઈ ગયા અયોગ્ય હાર મળી ગયો હોય ને તો એ જમીનમાં ડાકી એવું કહ્યું છે એવું કહ્યું હોય ખાય ને મારું કહેવાનું પણ ભગવાને એવું કોઈ જગ્યાએ કહ્યું નથી ભગવાને આપવા બધા મૂક્યો એ તમારે બુદ્ધિ જ સમજવો જોઈએ કે કઈ ટાઈમે શું કરવું મારે વહુ જોડે વળગાટ થાય તો મારે આપઘાત કરવો એ તમારે સમજવાનું આ ભગવાન કહેવાય આવી બધી બાબતો ભગવાન કહેવાય અપવાદ તમારે શોધી જોઈએ હું સાધુ શો થયો તને અપવાદ ના ચડે તો એ વસ્તુનો અપવાદ તને ના ચડ્યો દોષ થઈ ગયો અને દોષનો એનું નિવારણ તને ના ચડ્યું સાધુ શો ન થયો શું કહું છું એવું એવું લખાય એવું લખાતા અર્થાગમ આવતું જાય સીધા આ બાજુ ચાલે એવું આજે એવું લખેલા ને ભગવાન તો બહુ લાયા હાથમાં છે કેવો જતા ભગવાને કહેતી ભગવાન ડાયા હોય ભગવાનના જ્ઞાનમાં શું વિષયો અને આત્મા જ્ઞાનમાં નથી વર્તે જ્ઞાનમાં વર્તે જ પોતાને કે વિષયો સ્થૂળ સ્થૂળ સ્વભાવિક છે કેવું છે સ્થૂળ સ્થૂળ સ્થૂળ સ્વભાવિક છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવિક છે કોઈ દાડો વેળ નહીં થતો વેળ હર્યા જ નથી કોઈ છતાંય પણ આ જો દુરુપયોગ કરશે પણ એટલે ભગવાન આવી વાત ખુલ્લી કરે અમે ના કરીએ આવી વાત આ તો થોડા આવી ગઈ નીકળે ત્યારે વાત કરી મેં ખુલ્લી કરીએ દાદા આ જવાની આ બધા દુરુપયોગ કરે કારણ કે ફાલતું આવ્યું તે સાનુકૂળ થઈ પડ્યું શું થયું આત્મા તેવો નથી શું કહ્યું આત્મા એવો પણ છતાં ભગવાને કહ્યું છે કારણ કે ગુરુ વિષયનો અનાદિથી વિષયનો અભ્યાસી છે એનું ખેંચાણ વિશે છે ભૌગોલિક મય થઈ ગયો છે પર પરિણિતિ વાળો છે પરિણિતિ જેની પર એને સપરિણિતનો વિષય ખ્યાલ સુધી દેખાડે થોડા ઘણા છે ના ના છે એવું લાગે હા એવું લાગે મ્યુઝિયમ બધા બહુ કલ્યાણ છે બાર વખત ચક્કર કામ કરવાનું દાદા ફોરેન વાત કહીએ ને આપણે ફોરેન વાળા ગણે કે અહીંયા આગળ આ મહારાજ હતા ને એક ભાઈએ છે તે કડવું તો ઘણું વધાર્યું છે બધું ખાઈ મરી ગયા હતા અરે ગુરુ કેવા અક્કલના છે કમ અક્કલ કી વાત કોઈ ગુરુ આવું છું ત્યાં ઘણા ખરા આચાર્ય કેટલા થઈ બે માસના નાખીને પછી મેં આગળ કોરું બોરું નાખીને અલાઈન શાક કરી નાખીએ પછી માસના દેખે તો શું થાય રાયને આ કરું શું ધર્મ ફરી કાર્ડ માં કરો જય નિશાદ નું તારું નામ કહેવાય છેકલા તેમે લીધો જેને અપવાદ ના જડે સાધુને ભગવાનને કેટલી કુબળ છે કે કે સાચા સાધુ ને અપવાદ જડે ભગવાન કે આ આથી તો એ તો એ જ મિત્રનો મતલબ આફ તો બનન છે ધર્મવાકી દેાયા છે તેમને ફરી વાર શું છે માનો કે આ થઈ ગયા કોઈ કોઈ એવું લાગતું નહીં દેખાય જય દાદા આજે મેં ઓરાવેલું ને જે ભાઈએ એની પાછી બહુ નિંદા થઈ છે કે નરકે ગઈ જે ભાઈએ ગોરાવેલું ને નથી ગરમ અત્યારે બહારના સવારે પાંદડા ભોગ ભેગા કરે અને પછી કે અને હિન્દુઓના થોડા ભેગા કરે વેદાંત પછી બધા પૂછે કે આમાં આ મારા દ્રષ્ટિ સાથે છે કે આ છે અમની છે સંગઠન સંગઠન સંઘપતિઓ જે કરે છે તે સાચું છે કે મહારાજ સાચું છે કારણ કે સંઘપતિઓની સો ટકા સાચું છે મહારાજ સવા સો ટકા ખોટા બધી જ આગ્રહ જણાવ ભરાયા છે આગ્રહ થાય તો થાય જાય શું થાય આગ્રહ અંધ થઈ જાય સત્યાસતીનું ભાન મારે એના પૂછવાની જરૂર નથી આ મહાવીર છે અહીંયા આગળ દસ તમે અજ્ઞા બેસાડો દસ તે કોપ બેહારો અને જ્યાં છે વૈષ્ણવના બહારો એ તમારે બધો જવાબ આપી દેશે દરેકના અંદર મહાવીર જ બેસાડો એ ધર્મને નહીં સમજે સાચી વાત એમાં કઈ છે કરે ગયા શું કહ્યું એ ન્યાય નહીં થઈ શકતું શું કહ્યું કારણ વાલિયા જેને પકડવા નથી ભલિયા નહીં જોયેલા તે જોયેલા પોતાના આંધળો થયેલા માણસ પોતે ગાય જ નહીં અને પોતે આંધળો થયું ખબર પડે એ જણ હું દેખું છું ને આ લોકો દેખાતું આ ગાડું ક્યારથી આ ગામ પાસે કરું તાણે ગયું છે તે ગામ બધું મોક્ષ લાંબો નથી રસ્તા ઊંધા લાંબા શું છે ઊંધા રસ્તા લાંબા મોક્ષ લાંબો હતો અને નહીં તો બધો આનંદ અવતાર સુધી ભટક જતો એ વાળો નથી ભગવાન હતા જો આગ્રહ હોય ને તેઓ ખુલાસો કર્યો છે ભગવાન કેવો ખુલાસો કરે કે અત્યારે અંધારું ખુલાવ્યું ભગવાનને તમારે એમ કહો ભગવાન કહે છે કે અંધારું થઈ ગયું છે કે ભલે આવે નહીં તમારે એમ કહો ના થાય અંધારું છે અંધારું ભગવાન છે કે ચશ્મા જેવું દેખાય છે એવું બોલે એનો જેવા ચશ્મા હોય એવું બોલે ભગવાન તો દોષિત તો કોઈ જુએ જ નહીં પણ ફરી વિનંતી કરે કે આપ થોડા ફરી તપાસ અંધારું છે તમે ફરી વિનંતી તપાસ કરો ફરી લઈને આવે અંધાર ગોળ છે તમારું નામ તમારી દ્રષ્ટિએ સાચું કોઈ જાગે કોઈને ખોટું કહેવા વગર આગળ ચાલે છે કારણ કે એને જેવું દેખાય એટલું બધા આગળ શું બોલવાનું છે કઈ લાઈન બોલવાના છે દેખાય બોલવાના વીસ નંબરના ચાલીસ નંબરના ગાળા સાત હોય મારો ગધડો કહે તો આપણે મારા માર આપડે ના આપણે સમજીએ કે એને ગાળા કાઢ છે એટલે દેખાતું નથી કાક જાડા થયા આપણા છે આપણને આ બધું જતી રહી ગઈ એમનું હા ભાઈ એમ દેખાય એવું બોલે તો પોતે જૂના કપટી છે ને લુચ્ચર કોઈ કપટી લુચ્ચર છે જ નહીં જગતમાં એના ચશ્મા ચશ્મા કપટી દેખાડે છે ચશ્મા છે એમાં એટલે કપટી દેખાડે છે એટલે અમે ભગવાને નિર્દોષ જોયા છે અમે જગત આખું નિર્દોષ જોયું છે અમે કોઈ દેખી દેખાતું આ તો વાત શું છે કે આ બે હકીકત કઈ આ છે તો અમે કહીએ કે આ હું બીજાને તમે બુદ્ધિમાં પૂછો તો એટલું બધું વાલિયા તો બહુ સરસ એની પોતાને આ ધર્મ સમજણ ના પડે પણ જવાબ તો મારે જ દેવા એના એમના પેલા એ ખ્યાલ છે ત્યાં જવા ગયા દિગંબર સાહેબો કેવા કેવા રહ્યા હતા વાત તો કરે પણ એમનું સ્થુલ હોય ને આપણું સૂક્ષ્મ હોય પણ વાત સ્વભાવે એક જ પડે એમનું સ્થુલ હોય એટલે આપણું સૂક્ષ્મ હોય એ સ્થુલ સમજણ હોય ને આપણું સૂક્ષ્મ સમજણ હોય એ રેટલો એટલે મેં અહીંના અહીંના લોકોને એવું કહ્યું છે કે ટોલ્સો આવું બોલે છે હું આ તું ના પકડી ટોલ્સો હોય અને આ પોપટ રામ રામ કરે છે તેમાં ફેર નથી આપડે પોપટ બોલે આયા રામ ગયા રામ બોલે આપડે ગણવાનું પોપટ એવું કલસા એ સ્થૂલ ભાષામાં બોલે છે શું કહ્યું સ્થૂલ ભાષામાં તે આપણે સૂક્ષ્મ જય સૂક્ષ્મ ભાષી લોકો એના શબ્દ મેળવ્યા છે મારે કહેવું પડશે નામ આ ફોઈલ ને એટલી શબ્દ અને બોરિંગ માટે લાઈટ છે બકરીઓ એ બકરીઓ તમારા માટે તમારા દેશના માટે ત્યાં ગારા ગારા સાધુઓ છે ને આચાર્યો પોતાનો ધંધો બગાડ બધા આનંદ જોડે ના એ આનંદ થાય છે આ તો બહુ મોટો લાભ હાજી આ તમારા નિરંતર સમાધિ ગયો નિરંતર આજે કઈ ભાગ્યોદય થયો હશે તો અહીંયા આપણો દર્શન લાભ મળી ગયો આજે કઈ ભાગ્ય ઉદય થયો કે દર્શન લાભ મળે છે ભાગ્યનો ભારે ઉદય કહેવાય આવું ભારે કોમ તો આ દર્શન થવા તેને કવિરાજ શું કહે છે ખોટી જવાનું પુણ્ય જાગત આ દર્શન થાય થોડો ફરક કોઈ ખરો એવો પુરુષ પોપટ થયો હોય વર્લ્ડમાં તે અજોડ હોય કેવું ના જ્યારે ધોરી ખોરાકમાં ધોરી ધોરી ના હોય એની તો હવે અજોડ પુરુષમાં આપણું કામ જ થઈ જાય ચોક્કસ જલ તારું કામ થઈ ગયું છે માણસને અહંકાર જાય છે અહંકાર ચાલ્યો જાય તેનો ટેસ્ટ શું હોય માણસ નો અહંકાર ચાલ્યો જાય એનો ટેસ્ટ શું હોય છે ટેસ્ટ એના અહંકાર ચાલ્યો ગયો ચાલ્યો ગયો છે હા રહે સમાધિ હોય સમાધિ જયારે તમે રાતે ઉઠાડો પગ દુખતા હોય હાથ દુખતા હોય ત્યારે સમાધિ હોય કેવું દાઢ દુખતી હોય ત્યારે સમાધિ એ અહંકાર નું લક્ષણ છે શું છે આત્મહેતુ આત્મહેતુ સિવાય જે કઈ ક્રિયા કરવી અહંકારનું લક્ષણ છે માટે હજુ એ ડ્રામેટિક અહંકાર છે કે તમારે તમને ખબર પડશે અહંકાર બે પ્રકારના મેં જ્ઞાન આપ્યા પછી અહંકાર ડ્રામેટિક રહેશે શું રહેશે મૂળ અહંકાર એટલે મૂળ અહંકાર જીવતો હતો કેવો હતો મૂળ અહંકાર જીવતો સજીવ હતો સજીવ હતો હવે આ અહંકાર હજી રહ્યો સજીવતા જે હતું તે ખેંચી લઈને તત્વ ખેંચી લઈ અને સજીવ ભાગમાં મૂકી દીધું હજી અજીબો ભાગ અજીબો મૂકી દીધો શું કહ્યું આત્માના અનંતતા બે જુદા પાડ્યા પછી ડ્રામેટિક અહંકાર રહ્યો ડ્રામેટિક અહંકાર જોયેલો તમે આ ભરતું હરી ખેલ કરવા આવે તે મોમાં મૂમ ના કરે રાખ નાટકીય હે નાટકીય રડે હું રડે હું હા તો એ હાથે રડતો ના દેખાવનું રામે થી દેખાવનું ને રમે નાટકીય રમે એમાં પણ અહંકાર તો જોઈએ ને અહંકાર વગેરે ક્રિયા ના થાય ડ્રામેટિક અહંકાર જોઈએ ડ્રામેટિક સજીવ નથી સજીવ નથી ડ્રામેટિક રાત જાય તો હાથ કે રડે તો આપડે પુરુષોત્તમ સાચું વળતર થાય ના બા હું તો આ નાટકમાં અભિનય કરવો પડે છે અભિનય કરવો બહુ આપણે અભિનય કરવાના રહે શું શું કરવાનું અભિનય જીવ ને અજીવ બે જુદા પાડી દે ને જુદા જીવ જો સમજે તો બધું સમજી ગયું એમના આત્મજ્ઞાન ખબર ને આત્મજ્ઞાન કોને કહેવાય આચાર્ય મહારાજ બધા કે છે સાત તત્વ સમજી ગયો એટલે થઈ ગયો સમજ્યો ને તો મારા કોઈ સમજ્યો એ કોઈ મારા સમજ્યો મને લાવો તેડી લાવો એ સાત તત્વ ક્યારેય પણ નથી સમજાય એમાં તેમાં બીજા તત્વ તો સમજાય છે પણ જીવા જીવી નથી સમજાય શું કહ્યું જીવા જીવા એને સમજવા માટે શું કરવું જોઈએ એને સમજવા માટે જ્ઞાની પુરુષે પાસે જવું જોઈએ જ્ઞાની પુરુષ સિવાય અજ્ઞાની અને શિલ્પ એટલે અમે બધું કરી આપીએ તમે બરાબર સમજાવી દઈએ બધું કહ્યું મોક્ષ તમારા હાથમાં આપી દઈએ હાથમાં મોક્ષ રોકડો ઉધાર નહીં ઉધાર તો બહુ સારા લોકોએ આપ્યો હપ્તા બહુ ભર્યા તો જી હજુ કેમ સમજાયા જી હજુ સમજાય કેવી રીતે એ તો અમે અમે સમજાય છે ને લેવલ ગયું કે આગળ આજે વાત છે ને આજે આજે હા પણ એ વધારે સ્પષ્ટ કરો ને હા વધારે સ્પષ્ટ કરો ને હા તો જીવ અજીવ ભાગ હા આ ચેતન છે સિદ્ધાર્થમાં છે આ સિદ્ધાર્થમાં એ ચેતન છે અને બીજું બધું અચેતન છે અચેતન બધું રિલેટિવ છે અને ચેતન રિયલ છે શું છે ચેતન છે રિયલ છે અને આ બધું રિલેટિવ રિલેટિવ વિનાશી છે માત્ર અને રિયલ છે આ વિનાશી છે એ જીવા જે જ્યાં બહાર જુદા પાડી આપીએ પછી કામ થાય થાય ને અનંતરતાથી ભટકે છે તો એ જ્ઞાની પુરુષ મળ્યા છે આપણું કામ થાય ને જ્ઞાની પાસે મોક્ષ દાતા પુરુષ હોવા જોઈએ તરણ તારણ હોવા જોઈએ પોતે તર્યા હોય ને અનેક લોકોને તારણાને સામર્થ્ય હોય શું કહ્યું એ બાકી મોક્ષ તો લોકો કહે અમે આમ પૂછતા કે મેં પૂછા તો કરે છે સ્વભાવે જ મોક્ષ પામી છે કેવું છે આપણો સ્વભાવ જ હા જેટલો જેટલો મોક્ષ જેટલો કસાઈનો આત્મા મોક્ષ ભણી જઈ રહ્યો છે તેથી તેથી અડધી અડધી સ્પીડથી આચાર્ય મારે કસાઈ ગયો પેલા વિકલ્પ થઈ બેઠા શું થઈ ગયા આત્માને કોઈ શંકા કરવા માટે કે આવો હશે કે તેવો હશે આવો હશે તેના ખબર જ નથી ખબર નથી બીજી બધું ચાલ્યા જ કરે અને ખબર પડી એટલે સ્ટીમર ગોતરાય આમ છે આમ છે તમે આપણા દેશના લોકો બધા વિકલ્પી છે હે આપણા દેશના લોકો હિન્દુસ્તાનના લોકો વિકલ્પી છે લે લે લે હિન્દુસ્તાનના લોકો તો વિકલ્પી છે હિન્દુસ્તાનના લોકો તો બધા વિકલ્પી છે ને વિકલ્પ બધું વિકલ્પીમાં આવ્યું અહીંના કૂતરા વિકલ્પી થઈ ગયા કારણ કે આપણે અઘરો થાય છે વિકલ્પ ના હોય પણ છતાં આપણે એટલે બધું કહીએ છીએ કે આપણા મજૂરો જે આપણા બધા અઠવાડો ખાય છે ને તે ફોરેનના કરતા બે વડે વધારે ફોરેનના નુકસાન કરતા વધારે પછી પછી એની સ્પીડ તમે તો કીધા મોક્ષ તો આપણને વહેલો મળે ને ડેવલપ બધા મોક્ષ તો આપણને વહેલો મળવો જોઈએ ને વિકલ્પી હોય ડેવલપ મોક્ષ તો અમનો જ થાય છે પેલા લોકો મોક્ષ થાય એ તો બધા અહીંયા આવશે તારે ચડશે તારે આ તાવડામાં જન્મ લેવો પડશે મોક્ષ મેળવવાનો તાવડો છે સંસ્કૃતિ છે તમારું શેકાતી શેકાતી આ છેલ્લા તાવડે એને કશું આવડે પડી ગઈ છે પેલા તો કઈ મોટું છે મોટું થઈ રહ્યા અને એમને તો જીવન સહજ હોય છે સહજ એટલે એમને પોતાને કશું કરવું પડતું નથી આમથી મેરી ભેગી ભેગી મેરી જોડે આમ એને કઈ વાતચીતમાં કઈ પ્રેમ જાણવા ને આ દીવ શાદી કરી પાછા એનો રાતે સાથે મતભેદ પડે બંદૂક લઈને ફરી વાર જુદા પડે કશું નહીં એ લોકો છે તે એમનામાં એક એમને રિભાતમાં એક્ઝેક્ટલી સ્વતંત્રતાને ખુમારી દેખાય છે જ્યારે આપણે ત્યાં બધા માણસો બધા ડિપ્રેસ કેમ દેખાય ચિત્તાવાળાને ડિપ્રેસ દેખાય કરે એ લોકો છે તે ડિપ્રેસ એ જ દેખાય કે જેને એવું છે ને સમજુ જાગે કે સમજુ જાગે પછી ઉપાધિ હોય તો સમજુ જાગે કે સમજુ જાગે છોકરા બધા શું કહેવાય હા મજૂર બાળકો નથી મજૂરો મોટી મને કારણ કે આપણું એટલું થાય એટલું કોનું જ્ઞાન જ્ઞાનીઓનું એટલું થાય આપણો એફર્ડ વધેલો એ થાય છે માટે એમનામાં એટલું સમજાયું શું કહ્યું ડેવલપ અને ન્યાયાધીશ કે આ બેને મોક્ષ થશે તો ન્યાયાધીશ અક્કલવાળો કે કોણ અક્કલવાળો આ વાળા જે બોલે છે ને બધું આ બધું બોલતો હોય એ પોપટનું રામ રામ છે ચક્કરો તમે ક્યાં જારી પડ્યા છો એ પોપટ નું રામ રામ છે મેં ધનસોજીને કહ્યું એને એ પેલા એને બોલાવે સંભાળે કઈ જાતની હંગલ છે તમારી ફોરેનવાળા છે એમની ફૂલ ફૂલ ભાષામાં બોલે છે અને એ એમની ભાષામાં એટલે જ સમજી શકે એમ છે પચાસ સુધી એનો તો એમાં આ તો આંતરવિજ્ઞાન વાત છે બાહ્ય વિજ્ઞાનમાં સમજી એમ તો